કેમ છો મારા નાના નાના ટાબરિયાઓ તમારે મારી પાસેથી સરસ મજાની વાર્તા સાંભળવી છે ને હું છું વાર્તા કહેનારો સાંભળો આજે હું તમને મુછાળી માએ કહેલી વાર્તા કહેવાનો છું તમે એમનું નામ સાંભળ્યું છે ને હા એમનું નામ ગીજુભાઈ છે તો સાંભળો વાર્તાનું નામ છે હંસ અને કાગડાની વાર્તા એક હતું સરોવર મોટા દરિયા જેવડું હો એ સરોવરના કાંઠે એક વડ મોટો બધો વડ એના ઉપર એ કાગડો રે કાગડો તો કાળો કાળો મેસ કાગડો એક આંખે કાણો અને એક પગે ખાંગો કાગડો બોલે તો કો કો કાગડો ઉડે તો જાણે પડ્યો કે પડશું તોય કાગડાને તો ભાઈ એનું અભિમાન માય નહીં હો મનમાં તો એમ કે મારા જેવું કોઈ ના ઉડે મારા જેવું કોઈ ન બોલે કાગડો દોઢ દાયો થઈને બેસે અને બધા કાગડાઓને ડરાવે એકવાર ત્યાં હંસ આવ્યા તમે બધાએ હંસ જોયા છે ને હા હંસ આવ્યા અને આવીને વડ ઉપર રાત રહ્યા સવાર પડી ત્યાં કાગડે તો ભાડા બધાને કાગડો વિચારમાં પડ્યો અરે આ વળી કોણ હશે આ નવતર પ્રાણી ક્યાંના કાગડાએ તો બાપ ગોતરે હંસ ભાડા હોય તો ને ભાઈ કાગે એક પાંખ ફેરવી એક પગ ઊંચો કર્યો અને રોફથી પૂછ્યું હો અલા એ કોણ છો તમે અહીં કેમ આવ્યા છો પૂછ્યા વિના આ ઝાડ ઉપર કેમ બેઠા હંસ કહે ભાઈ અમે તો હંસ છીએ ફરતા ફરતા આવ્યા છીએ હમણાં જ થાક ખાઈને ચાલ્યા જશું પણ કાગડો તો કે એ તો બધું જાણવું પણ કંઈ ઉડતા કરતા આવડે છે કે પછી એકલા મોટા મોટા શરીર જ વધાર્યા છે હંસ કહે આવડે એવું સરખું ઠીક ઠીક ઉડી જાણીએ કાગડો કે વારું ઉડવાની કાંઈ જાતો બાતો આવડે છે આપણને તો એકાવન ઉડ આવડે એકાવન હંસ કહે એકાવન તો શું પણ એકાદ ઉડ ઉડી જાણીએ બસ એટલું આવડે કાગડો કહે હોય હોય એમાં તે શું મોટી મોથ મારી હંસ કે એ તો અમને તો એવું જ આવડે ને કાગડો કે કાગડા જેવું કોઈ થયું છે ક્યાં એકાવન ને ક્યાં એક કાગડો તે કાગડો ને હંસ તે હંસ પણ હંસોમાં એક હંસ જુવાન હતો એનાથી ન રહેવાયું એનું લોહી ઉકળી ઉઠ્યું એ બોલ્યો કાગડા ભાઈ હવે બસ થયું નકામી વાતો શી કરવી ચાલો ને આપણે જરાક ઉડી જોઈએ આ તમારી એકાવન ઊડ બતાવો તો ખરા કેવીક છે એ જોઈએ અને પછી ખબર પડે ને કે કાગડો તે કાગડો ને હંસ તે હંસ છે કે નહીં કાગડો તો ભાઈ અભિમાનમાં બોલો ચાલો ત્યારે હંસ કે હા હા બતાવો ત્યારે તમારી ઊડ કાગડાએ તો ઉડો બતાવવા માંડી હો ઘડીક ઊંચે ચડ્યો અને કે આ એક ઉડ પાછો નીચે આવ્યો કે આ બીજી ઉડ પાછો પાંદડે પાંદડે ઉડીને બેઠો અને કે આ ત્રીજી ઉડ વળી પાછો એક પગે જમણી કોર ઉડ્યો ને કે આ ચોથી ઉડ પાછો ડાબી કોર ઉડો અને કે આ પાંચમી ઉડ કાગડે તો આવી ઉડો કરવા માંડી પાંચ સાત પંદર વીસ પચાસ પચીસ એકાવન ઉડો કરી બતાવી બોલો હંસ તો બધા ટગર ટગર ટગર ટગર જોઈ રહ્યા મનમાં મનમાં હસી રહ્યા એકાવન ઉડ પૂરી થઈ ને એટલે કાગડાભાઈ મલકાતા મલકાતા આવ્યા ને કે કા હંસભાઈ કેમ કેવી ઉડ લાગી હંસ કહે ઉડ તો ભારે હો પણ એક અમારી ઉડ પણ હવે જોશો ને તમે <laughs> કાગડો કે એક ઉડમાં તે શી જોવી હતી આમ પાંખો ફફડાવીને આમ કરીને ઉડવું એમાં જોવું તું શું હંસ કહે એ તો ઠીક પણ આ એક જ ઉડમાં જરા સાથે ઉડવા આવવું હોય તો આવી જુઓ તમને જરા ખબર તો પડે કે એક ઊડ પણ કેવી ઊડ હોય છે કાગડો કે ચાલો ને તૈયાર જ છું એમાં ક્યાં સિંહ મારવાનો છે હંસ કહે પણ તમારી સાથે જ રહેવું પડશે હો આ તમે સાથે રહો તો બરાબર જોઈ શકો ને કે અમારી ઊડ કેવી છે કાગડાએ તો કહ્યું સાથે શું આગળ ઉડું પછી છે કાંઈ કાગડો તો માંડો આગળ ને આગળ ઉડવા અને હંસ એની પાછળ ઉડ્યો કાગડે તો ફળ ફળ પાંખો ફફડાવીને મારી મૂક્યા ઉડવા હો હંસ પાછળ સાવ ધીરે ધીરે ધીરે ધીરે પાંખો ફફડાવતો ચાલ્યો ત્યાં કાગડો પાછો વળીને કે કા આ ઉડ છે ને બીજું કાંઈ બતાવવું બાકી છે હંસ કે ભાઈ જરા ઉડા જાઓ ઉડ્યા જાઓ હમણાં ખબર પડશે તમને એવું કહીને બંને ઉડવા માંડ્યા હો કાગડો કે હંસભાઈ કા વાહે વાહે ચાલ્યા આવો આવા ધીરા શું છો ઉડવાના કાયર લાગો છો હંસ કહે ઉડો તો ખરા ધીરે ધીરે ઠીક છે કાગડાના પગમાં હજી તો જોર હતું કાગડો આગળ ને હંસ પાછળ ઉડે જતા હતા કાગડો કે કા ભાઈ આ જ ઉડ બતાવી છે લો ચાલો હવે થાયકા હશો પાછા વળીએ આપણે આમાં કાંઈ માલ નથી હંસ કે જરા આગળ તો ઉડો હજી ઉડ બતાવવાની બાકી છે કાગડો તો આગળ ઉડવા લાગ્યો પણ ભાઈ હવે થાકી ગયા હતા હો પોતે આગળ ને પાછળ થઈ ગયા અને હંસ બધા આગળ થઈ ગયા હંસ કે કાં કાગડા ભાઈ પાછળ કાં રહો છો ઉડ હજી તો હવે શરૂ થવાની છે પાછળ રહો તે જુએ કોણ કાગડો કે ઉડો ઉડો હું જોતો આવું છું ઉડો આવું છું પાછળ પાછળ પણ બાળ દોસ્તો આ કાગડાભાઈ હવે ઢીલા થઈ ગયા હતા પંડમાં જોર નહોતું રહ્યું શક્તિ બધી ઓછી થઈ ગઈ હતી ભાઈની પાંખો હવે પાણીમાં અડવા માંડી હતી ત્યાં હંસ બોલ્યો હે કાગડાભાઈ આ પાણીને ચાંચ અડાડીને ઉડવું એ કયા પ્રકારની ઉડ છે ભાઈ કાગડો બિચારો શું જવાબ આપે હંસ તો આગળ ઉડો ને કાગડાભાઈ પાછળ પાણીમાં ડૂબકા દેવા લાગ્યા હંસ કે કાં કાગડાભાઈ ચાલો ને હજી મારી ઉડ તો જોવાની છે થાયકા ક્યાં કાગડો પાણી પીતો પીતો આગળ ઉડવા મહેનત કરતો હતો જરાક આગળ ગયો પણ પછી તો પાણી ઉપર ડુબાંગ કરીને પડી ગયો હંસ કે કાગડાભાઈ આ વળી કયો પ્રકાર છે બાવનમો કે ત્રેપનમો પણ કાગડો હતો પાણીમાં ગળકા ખાવા લાગ્યો હતો રામ શરણની તૈયારી થઈ ગઈ હતી જાણે કે હમણાં પાણીમાં ડૂબીને મરી જશે હંસને બિચારાને દયા આવી હો જટ લઈને પાસે આવ્યો અને કાગડાને પાણીમાંથી કાઢી લઈ અને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો પછી હંસ કાગડાને પીઠ ઉપર લઈને ઊંચે આકાશ સુધી ઉડ્યો એટલો ઊંચો ઉડ્યો એટલો ઊંચો ઉડ્યો કે વાદળથી એ ઉપર ઉઠો કાગડો કે એ ભાઈ એ ભાઈ આ તું શું કરે છે મને તો ચક્કર આવે છે આ તું ક્યાં ચાલ્યો હેઠો ઉતર એ ભાઈ હેઠો ઉતર કાગડો તો બિચારો ધ્રુજતો હતો હંસ કે ભાઈ જોતો ખરો આ હું તને એક ઊડ બતાવું છું કાગડો ભારે ભોંઠો પડ્યો હો મૂર્ખો બનો ને કરગરવા લાગ્યો પછી હંસ એને હેઠે લઈ આવ્યો ને કાગડાને થયું કે હાશ હવે જીવ્યા તો ખરા પણ બાળ દોસ્તો એ દિવસથી કાગડો સમજી ગયો શું સમજી ગયો કે ખોટું અભિમાન કરવાનું નહીં નહીં તો હંસ જેવા બીજા મિત્રો આપણે આપણું અભિમાન ઉતારી દે તો આ હતી આજની વાર્તા કાલે બીજી કહેશું આવજો